એને માટે આ બધા તૈયારી કરી રહ્યા કે અમારું તો સુખ ઉત્પન્ન થયું કાયમ તારું કાયમ નું સુખ ઉત્પન્ન થઈ ગયું હવે શું તારી ઈચ્છા છે જગત નું સાચી વાત બધાને કઈ મોક્ષ થવા નથી પણ સાચી વાત જાણવાથી સંસારમાં અથડામણ ઓછી થઈ જાય દુઃખો ઓછો થઈ જાય અણસમજણ જે દુઃખો છે આ બધા ઇન્વાઇટેડ દુઃખો છે આ બધા ઇન્વાઇટ આગળ દુઃખ જ ના હોય મારે ઇન્વાઇટેડ છે કરે તે તમને કહું ચાર રૂમ નો ફ્લેટ હતો પોતાનો <laughs> તો બધા જે ફ્રેન્ડ સર્કલ છે બે બે રૂમ વાળા ત્રણ રૂમ વાળા તે આવીને કે દક્ષાબેન તમારો તો મોટો ફ્લેટ તો દક્ષાબેન હા પુષ્પાબેન હારો છે અને પાછળ સોફા છે પેલા વાળા તો સોફો ન હોય એટલે બધા હા એટલે પુષ્પાબેન ના મનમાં એમ થાય કે આપણે સરસ પણ એમાં પેલા બે બે રૂમ વાળા ને કોઈ કહ્યું કે ગવર્મેન્ટ લોન તમે અપાવડો અને બંગલો બંધ કે છે તે લોન લઈને બધો સાત રૂપિયા એક ગ્રાઉન્ડ ફ્લોર માં વધારે લોન લીધી નહીં ગ્રાઉન્ડ ફ્લોર એટલો હાથ રૂમ કર્યા અને પછી પુષ્પાબેને કહે છે મારે સાથે તો આગળ એ કરવી છે ઘરની શું કરવું છે બધા જમવા બોલાયા જમવા બોલાયા પછી પેલી પેલી બેન હતી ને બે રૂમારી તમારી પાસે રોજ હતી તે તમને કહે આ રૂમો મારે જુઓ કે બે રૂમો એટલે તમે જોયા અને પછી ગયા એને અમને કહે આ તો ઢોર આપણે રાખી ચાર રૂમો પોહાય કે સ્વતા ઉચુકી હતી હા જોયું કે દુઃખી થઈ બોલો ઇન્વાઇટેડ દુઃખ કેવું લાગે રાઈટ એટલે આ પહેલેથી વિચારવું જોઈએ કે આપણને જોવા બોલાવે ને દુઃખ લાગવા ના હોય તો કે તો આપણે નવા છોકરા ભાઈ જેનો તો નતો તેનો તો નવો આવે હતો ત્યારે શું નતો બધું ના પડે અમેરિકામાં તો જો એ લોકોની ફિલોસોફી જે છે નવું બહુ કરેલા બહુ કરેલા દાદા આજે બે દાડા ખાવા ના મળ્યું ભાઈ તો એને દુઃખ કહેવાય અરે હોજે ના મળી હોય તો એ દુઃખ ના કહેવાય ભૂખ લાગે એ દુઃખ સાચું છે ભૂખ લાગે તો આગળ વસ્તુ ના મળે એ દુઃખ સાચું છે તરત લાગે પાણી ના મળે એ દુઃખ સાચું છે સાચો સત ઉગડાય ને ના મળે તો સાચું છે બધું પડી રહેવું પડતું હોય કે છાપરા જેવું રૂપ જેવું ના હોય એ દુઃખ સાચું છે દાળમાં પડી રહેવું એટલે છાપરા જેવું જોઈએ કહેવાય બીજું બધું તો તમે આવી મોટો બંગલો કરશો આવી મોટો બંગલો કરશો તો જગત ના તો ભીગાઈ જશો નાનો બંગલો જગત ના તમે રાજા કારણ કે આ પૂતગલ છે વધ્યું તો આત્મા હલકો થઈ જાય ઉદગર ઘટ્યું એટલે આ દુનિયાના જે દુઃખ છે એ આત્માનું વિટામિન છે આ દુઃખ છે એ આત્મા વિટામિન શું છે અને સુખ છે એ એનું વિટામિન જે સુખ છે એ વિટામિન અને આ દુઃખ છે તે આત્મા દુઃખ ને તું આત્માનું વિટામિન ખાતી નથી ને દુઃખ ને તું શું કાઢવા માટે આત્માનું વિટામિન નથી લેતું ને હું તો કેટલું આત્માનું વિટામિન લઈને કેવા હું થઈ હમણાં પચાસ હજાર ગાડી ગયો ને તો વિટામિન ખાતો અને કકડાટ કરે પાછા સમજ પડી ગઈ કે નથી જવાના જતા આયા નહીં પાછા રહ્યો નથી એથી તમે મૂક્યા શું થશે તમે મૂક્યા તે વિચાર નથી <laughs> ના થાય આવે છે કોઈ પણ આ પૈસાનું કામ કેવું છે કે અગિયાર મે વર્ષે પૈસો નાશ થાય હંમેશા દસ વર્ષ સુધી ચાલે તે આ સાચા પૈસા ની વાત સમજ ને ખોટા પૈસા ની વાત પૈસા ની તે અગિયારમું વર્ષે ખલાસ થાય જતો રહે લઈને આવતું રહે પણ દાદા ધંધામાં તો સ્પેક્યુલેશન રાખવું પડે સ્પેક્યુલેશન ધંધામાં કરો એટલે પૈસા આવતા જતા વધતા ઓછા તો થયા જ કરવાના તેમાં તમે કેવી રીતે સમય બાંધો હું શું કઉ છું ધંધા ચુમ્મોતેર માં નાણું આવ્યું હોય તે અત્યારે ખલાસ થઈ ગયો તોતેર બોતેર સિત્તેર એકોતેર બધું નાણું ખલાસ થઈ ગયું ના માટે પછી આ આવર કેવાય શ્રાવણ માટે વધુ વર્ષ છે પછી શ્રાવણ જંગમ છે ત્યાં સોનું કહેવાય તેના માટે અમુક વર્ષ છે શ્રાવણ જંગમ કહેવાય શું કહેવાય હોય ને તો શ્રાવણ જંગમ કેમ એના દસ પૈસા આવ્યું છે ડોલર જેવું છે ના એ પછી બૈરી કટકટ કરે કોનું રવા નથી એટલે એમ કે મોડું વેલું થાય અને મકાન લોકો શું કે છે ફેન શું કે છે એટલે એ મોડું થાય ડોલર હતા એવું આ બહુ જે પ્રમાણ કરવા જતા માણસ નો સ્વભાવ વગર ચેન ચાળ જે પ્રમાણ આવે તે પ્રમાણે લેવાનું એ જામ પે ભલા જબરદસ્ત લેવા માગે ઈશ્વરની ઈચ્છા એ આપની ઈચ્છા એ તો બહુતમ છે એટલે આપણો પ્રયત્ન છે આપણો ડાયરેક્ટના આવે છે કોઈ ઈચ્છાની જો નામે ઈચ્છા પેતે ભમળે છે ઈ બેતે ભમળે છે પાછળ તો પરવરં દા રુકન પ્રયત્ન ચાલુ કરવા છે અનિલ ભાઈ પૂછે છે કે આપણે કહો કે 11 વર્ષે નાનું ખલાસ થઈ જાય તો કે કે દસ વર્ષ થાય ને પછી આપડે એ પૈસા પૈસાનો સોનું ખરીદી લઈએ તો પાછું રહે ને ટકે ને સિદ્ધાર્થ પૂછે પુણ્ય પુણ્ય અને કર્મ નો સંબંધ શું પુણ્ય આ જગત માં મુખ્ય વસ્તુ બધા ધર્મો નો સાચો આ બધા જે રિલેટેડ ધર્મો છે ને સાચો બે જ વાક્ય તમારે સુખ જોઈએ તો જીવ માત્ર ને સુખ આપો અને દુઃખ જોઈએ તો જીવ માત્ર ને દુઃખ આપો તમારે જે જોઈશું એ કરો બસ આખા તમામ સંસાર નો તમામ ધર્મો નો સારા કહેવા માટે એક જ રાખ્યું તમને કોઈ દુઃખ આપવા આવે છતાં એને પાછું એને ફરી દુઃખ ના આપશું એને સુખ જ આપો શું એટલે તમારો વ્યવહાર બધો સુખ નો થઈ ગયો તમે દુકાન સુખ ની કાઢો કે દુઃખ ની દુકાન કાઢશો નહીં જો સુખ ની દુકાન કાઢશો તમારે ખાવા પીવાનું સુખ જ રહેશે દુઃખ ની દુકાન કાઢશો તો દુઃખ જ રહેશે એટલે તમે સુખ નો દુકાન કાઢો એક માણસ બહુ દુકાન દુખાતો હતો ત્રાસ આવીને મુંબઈમાં મને બાજુ જ્ઞાન બાદ લીધું નતું એને હું આવતા નતો કા બહુ ત્રાસ આપણે એટલે પછી આવીને દાદા મારું કઈ કલ્યાણ થાય કરો મારો દસ બાર અગિયાર ધક્કા મારે આમ કે ના ગમે એટલું મને વાત છે હું આપઘાત કરવો છે તો કઈ ના કરું એવું નક્કી કરાવડાવીએ એ સુખ ની દુકાન પછી આપડે ઘરાક બધા આવે આપી જાય પડી પણ દાદા આપણું મંદિર ક્યારે કમ્પ્લીટ થઈ ગયો રમેશભાઈ તમને સાચી તમારું નામ રમેશભાઈ છે કે તમે પોતે રમેશભાઈ છો હું જાતે રમેશભાઈ જાતે રમેશભાઈ કે છે નથી એવું ને માય એવી રમેશભાઈ નામથી કઈ પણ નામથી તમારું નામ એટલે નામના માલિક છો તો તમે કોણ પણ માય નેમ ઇઝ રમેશભાઈ who are you I am myself I am myself it's who is self You are correct. Myself, this is right. Who is self? I don't have any. મને ખબર નથી ખબર નથી આવું ખબર વગર ચાલે છે તારે તારે જાણતી શું તું તો ખબર નથી જાણવું જોઈએ તમને કેમ લાગે હે જાણવું જોઈએ બેન કે તમે કહો તમે કહીએ તું બપોર આવું કહીએ હા કરી આપીએ પછી કાયમ શાંતિ રે આ ઊંધું આપડે પોતાનું છે આટલે જાણીએ ને જાય એમાં સુખ ના આવે <laughs> માટે બોલાવે માટે ભાવ થઈ રહે આટલો ભાવ આત્મભાવ કાયમ ને આ બધા લોકો છૂટે ખરો એ રીતે દેહાધ્યાસ એ રીતે છૂટે તો જ આત્મા પ્રાપ્ત થાય નહીં તો આત્મા કોઈ પ્રાપ્ત કોઈ થઈ નહીં દેહાધ્યાસ માણસ ના હોય સંસારના જીવતો હોય માણસ એમાં આત્મભાવ કેવી રીતે કેળવવો એમ કે માણસ સામાન્ય રીતે સંસાર ભાવમાં જીવતો હોય એમાં આત્મભાવ કેવી રીતે કેળવવો તો ગાઢ જંગલમાં પણ દીવા વગર દીવો થાય નહીં દીવા વગર દીવો થાય નહીં આપણે ફક્ત આપણે સવારે જ્યાં સુધી દીવો ના મળે ત્યાં સુધી આપણે ડિબેટો કરીને તૈયાર રાખવાની થાય બધી એટલે ડિબેટો કરીને તૈયાર રાખવાની એકસો આઠ ડિબેટો ઘી બી પૂરી તૈયાર રાખવાની જયારે દીવો પ્રગટ થાય તીકડે અડાડી એટલે સતત જપ ચિંતન ની જરૂર ખરી ને સતત જપ ચિંતન ની જરૂર ખરી એ તો બધું ખરું ને એટલે દીવા દીવો ડિબેટો કરવા માટે બધી જરૂર દિવેટો કરે ને ઘી લગાડવાનું ચોખ્ખું ઘી એકસો કલ્પના છે બધી કલ્પનાઓ ચાળો છે જો આત્મા પ્રાપ્ત ના થાય તો સુધી બધી કલ્પના છે દેહાદ્યાસ ગયો બોલે તે કલ્પના શું કહ્યું આત્મા પ્રાપ્ત થયો તો દેહાદ્યાસ એને મેં ખરાશ થઈ પ્રાપ્ત કરવાને માટેનો કોઈ વિધિ ખરો આત્મા પ્રાપ્ત કરવાને માટેની કોઈ વિધિ ખરી ભાવના કર્યા કરવાની એમ કરતા કરતા દીવા પ્રગટ થાય બીજું પ્રગટ થાય એમ કરતા કરતા બધું કરતા કરતા દિવે ભેગી થાય ઘી ભેગું થાય બધું સંયોગો ભેગા થયા કરે અને એ તૈયારી હોય તો કોઈ થોડો દીવો જ્ઞાની પુરુષો પાકી જાય કૃપાથી પ્રાપ્ત થઈ જાય બીજું કશું છે નહીં આ જગત બાકી દીવા વગર કોઈ દાડો દીવો હગ્યો નહીં તે દીવો કેવો હોવો જોઈએ જ્યોતિ સ્વરૂપ હોવો જોઈએ પરમ જ્યોતિ સ્વરૂપ દીવો હોવો જોઈએ દીવાની ઓળખ છું દીવાની ઓળખ દીવાની ઓળખ કે દીવા વાળા પોતે કે તારે દીવો કરવો છે કરી જાવે કલાકો કલાકો વરહો વરહો ના જોઈએ દયાભાઈ દયા ના જોઈએ આપણે તો કાયમ વાસનાઓના કિલ્લામાં બંધાયેલા હોઈએ હોય પણ અંધારું જોઈએ ગમે એટલું અંધારું હોય દીવો થાય એટલે અંધારું વેચવું પડે બરાબર એમનું કેવું છે તો એટલા માટે કાયમ માટે સતત જપ ચિંતન કર્યા કરવું બધું એ બધું શાનું ચિંતન કરવા મોદરો માણસ ચિંતન કરે એ તો બધું દીવા થાય છે કલ્પનાઓ બધી દીવા બધું જેવડી તૈયારીઓ કરે છે જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય તો હરી કલ્પના છે અને કલ્પના છે તો હરી આત્મા પ્રાપ્ત ના થાય એ બધી કલ્પનાઓ ખોટી નથી નીચેથી ઉપર ચડતી પણ કલ્પનાઓ છે શું છે નિર્વિકલ્પ નથી એ આત્મભાવને પામવું એ કઈ બહુ સરળ વસ્તુ નથી આત્મભાવને પામવું એ કઈ બહુ સરળ વસ્તુ નથી બહુ કોઈ અધ્યાત્મ માંથી કોઈ જીવ જો અધ્યાત્મ માં આવ્યો હોય કોઈ કદાચ ખોટી કલ્પનાઓ છે બધી અધ્યાત્મ એનું નામ કેવાય કે આત્મ સન્મુખ થાય શું થાય કલ્પના કોણ ઉભી કરે કલ્પના કોણ ઉભી કરે હા એ પોતે જ કલ્પિત છે એ બધું કહેવાય કે કલ્પિત છે પણ એનો અનુભવ કેમ થાય અનુભૂતિ જોઈએ એની એ કેમ મેળવવી એ કે વાર્તામાં વાંચનમાં કહેવાય કે આ કલ્પિત છે પણ એની અનુભૂતિ મેળવી હોય કેવી રીતે મેળવવી શેની અનુભૂતિ અમે કરિયાલી આમ થઈને કરિયાલી પચાસ હજાર માણસ અનુભૂતિ થઈ અને તે અનુભૂતિ કલાક ની ના હોય નિરંતર હોય કે ચાવી વગર તાળું કેવી રીતે ખુલે શું કે ચાવી વગર ચાવી છે તમારી પાસે ને તમને ખબર નહીં તમારી પાસે શું સામાન છે તમે દેખાડીએ ભાઈ આ સામાન છે આ ચાવી હું તને ઉગાડી હવા કરી શું કહ્યું મારો સામાન આવતો નથી તમારો સામાન એ જ અપેક્ષાથી પણ કાલે હવાનું તૈયાર ચોવીસે કલાક ચોવીસે કલાક આપમાં જાય જપ ચિંતન કરતા કરતા તો ઘણી વખત ભાવાવેશમાં આવી જવાય છે એ બધો અનુભવ થાય છે પણ એ સ્થિર નથી રહેતો કે જપ ચિંતન કરતા કરતા ઘણી વાર ભાવાવેશમાં આવી જવાય છે પણ એમાં સ્થિર નથી રહેવાય એ બધી ભ્રાંતિ બધી કે જેમ પેલો બહારનો ભ્રાંતિ ભ્રાંતિ વાળો દારૂ પીએ અને આ નવી જાતનો દારૂ આ બધી ભ્રાંતિઓ છે એક જાતની ઠંડક રહેવાની શાંતિ રાખવાની બાકી આત્મા તો પરમ જ્યોતિ ભેગા થાય પ્રગટ પુરુષ ભેગા ના થાય પ્રગટ પુરુષ પ્રગટ પુરુષ ભગવાન થવાનું એ કોઈ લાયસન્સ નથી દરેક ને લાયસન્સ છે મમતા થતી છોડી દેવાની ઈચ્છા થાય તાર મમતા છોડી દેવી છે આ વિધાઉટ કોઈ પણ માણસ હોય વિધાઉટ માય પણ હું તારું છોડી દો એમ કહું છું કે તમારી પાસે અમે આવીએ કે આટલા વર્ષોથી જાણતા હતા પણ નહોતા હતા આજે હું કેમ આવી એમ કે હું આપની પાસે આજે કેમ આવી આટલા વર્ષોથી હું જાણતી હતી પણ કેમ ના આવી આજે જ આવી પુણ્ય હોય છે ને પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થયું પુણ્ય પ્રાપ્ત થવા માટે જ તમે કહો છો એના માટે દીવા બધા તૈયાર કર્યા એ પ્રાપ્તિ બધી તૈયારી જોઈએ તમારી તો હું ભેગો થયો નહીં થઈ જવું ભગવાન ની કૃપા તમે એ નથી આવ્યા દસ વર્ષ દસ વર્ષ પહેલા કેમ નહીં આવેલા ખરેખર ધીરજલાલ છો ખરેખર આપ ધીરજલાલ છો જન્મ સામાન્ય નામ બે નામ છે સામાન્ય નામ રમણલાલ છે પણ જન્મ નામ ધીરજલાલ સામાન્ય નામ રમણલાલ છે પણ જન્મ નું નામ રમણ ધીરજલાલ ધીરજલાલ જન્મ નું હા જન્મ નું નામ ધીરજલાલ છે ને પણ તમે ખરેખર શું છો દેહ થી પર દેહ થી પર પર પણ કોણ એ કોણ છે એ શોધાતું નથી તમે જાતને ખરેખર કોને માનો છો એને તમારી જાતને ને નથી માનતો છો માનીએ તો ટેકનોલોજી ના થાય અને દેહ થી પર પોતાની જાતને માન્ય થાય નહીં તો જ્યાં સુધી ઈશ્વરને માનીએ છે ત્યાં સુધી દેહ ભાવ જ્યાં સુધી ઈશ્વરને માનીએ છે ત્યાં સુધી દેહ ભાવ રહે ત્યાં સુધી જીવ ત્યાં સુધી શિવ ઈશ્વરને માનો છો ક્યાં તમે તે ઈશ્વરને કઈ માનો છો ઈશ્વરને બોલ્યા વગરથી માનો એ તો અદભુત લોકોએ કહ્યું ભગવાન છે આમ છે તેમ છે પણ ક્યાં આગળ ભગવાન છે ઓળખો એક વાર ક્યાં ક્યાં રહે તેને ઓળખો તો ખબર પડે તે ઓળખો કે હું હવે હું અમેરિકામાં અને કાગળ લખેલું લંડનમાં શું બોલે એડ્રેસ તમે હાથું ક્યાં બોલતા શું કે નહીં જોયું ભગવાન નું છે ભગવાન ભગવાન તો બધે છે ના જો હતા લોકો કલ્પનાઓ જાણવા વગેરે હતા ક્યાં કરીએ મળે નહીં સાચું જાણવું છે કે તમારે કલ્પના જાણો જાણો મને તમારે રિલેટિવ જાણવું છે કે રિયલ જાણવું છે રિયલ જાણવું છે તમારે અત્યાર સુધી લૌકિક જાણ્યું છે એની પર છેદ કેમ મૂકવો એ જ જોઈએ છે અત્યાર સુધી લૌકિક જાણ્યું છે એના ઉપર છેદ કેમ મૂકવો એ જોઈએ ના આ દુનિયા બનાવી આમ તો ઈશ્વર એમ કહેવાય છે આમ તો ઈશ્વર એમ કહેવાય હા ઈશ્વર બધાય તો આપણે મોક્ષમાં જઈએ તો ઈશ્વરનો ઉપકાર માનવો પડે ના માનવો પડે જરૂર તો જેનો જો ઉપકાર માનવો પડે એ મોક્ષ કહેવાય નહીં ઉપકાર માનવો પડે ઉપકાર માનવો પડે જ્યાં કોઈનો ઉપકાર માનવાનો હોય ત્યાં મોક્ષ હોય નહીં બરાબર એ સમજાય છે આપની વાત મોક્ષ એટલે no boss no underhand મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં કોઈ અંડરહેન્ડ નહીં નો બોસ નો અંડરહેન્ડ એનું નામ ઉપર એ બનાવનારો હોય તો તેનું એનું છે કે આપણે એ માનવું પડે શરમ રાખવી પડે એનું એનું ઓર્ગનાઇઝ ઓર્ગનાઇઝિંગ એનું માનવું જોઈએ સમજ નથી આપણે તો ઉપરી હોય હું એ જ વાત કરું છું જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી શિવ જેવાભાઈ શિવાભાઈ ની કંપની જીવ ભાવ હોય ત્યાં સુધી શિવ પિતા પણ જીવ ભાવ તળે કેમ એ વાત છે જ્યાં સુધી જીવ ભાવ હોય ત્યાં સુધી શિવ આપણો પિતા પણ જીવ ભાવ ટળે કેવી રીતે એ હું કબૂલ કરું છું કે આ ઈશ્વર લઈ જનાર જ્યાં સુધી આ જીવ ભાવ હોય ત્યાં સુધી પછી નહીં એમ ખરેખર નહીં એમ હા તમે ઉપર તો ઉપર ભગવાન છે એના બનાવ્યું છે એ કુંભાર નથી શું કરું ભગવાન તો ભગવાન જ છે કેવા પરમાનંદી નાતા દ્રષ્ટા પરમાનંદી બેન કાગળ દેખાય છે આ બધા દિવ્ય દેખ્યું તમારા જુએ છે બધાને કે કોને કોને દેખાય છે આગળ ઊંચી કરો છે આ બધા તમારું દેખાય ભગવાન શું બોલ નાતા દસ્તા પરમાન આ બાટકા હવા ભર્યા ભગવાન બનાવેલું બધે છે બાકી કરે બધે જાણતા બધી કલ્પનાના દ્વારા મગજ ખરાબ કરી નાખ્યું લોકોએ તમે સમજ પડી ને બહુ ઓછી રીતે કોમ પહોંચીએ રસ્તો હાથો જોઈએ ના જોઈએ રસ્તો સાચો જોઈએ કે ના રસ્તો સાચો એક બેન જોઈએ તમને કેમ લાગે આમાંથી આ બધું ઘણું વાંચ્યું પણ એ ભાવ સ્થિર નથી થતો અખાદી નું છે આમાંથી છે અખાદી આખો સારો છે હજુ બીજા લોકો કરતા આખો સારો છે હા આને બીજા લોકો કરતા આખો સારો છે જો આખો આખા બનાવે છે આખા બનવું છે આખો નજીક આખા નજીક માં છે સમજે ને આખો શું કે છે જો તું જીવ તો કરતા હરી કે કે છે ત્યાં સુધી વસ્તુ ખરી અને જો જો તું શિવ તો વસ્તુ ખરી કે છે બરાબર આ લોકોને શું સમજણ પડે ભગવાને ક્રિએટ કર્યું ને આ કાર્ય ક્રિએટ કર્યું મેં કહ્યું હું આ ફોરીના સાયન્ટિસ્ટને પૂછું છું કે આ ક્યારે ક્રિએટ કર્યું કે એ ખબર નથી ચાલની પણ ક્રિએટ કર્યું છે એમને કે છે મેં તમને કોણે કહ્યું ક્રાઇસ્ટ ભગવાને કોણ માનો છો કેટલા જરા અબજ માણસ સર મેં કીધું ખોટું નથી એ World is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. તમને સમજ પડી શું કહો બાબુ ઓછી જાણવું પડશે કે જાણવું પડશે ક્યાં સુધી આવી પોઈન્ટ કર્યા કરશો પંપા માર્યા કરશો આપણું પણ થવું હોય કલ્પનાના જાળને બહાર નીકળવું હોય તો આત્મા ભગવાન શું છે પેલો જાણવું પડશે અને દુનિયા કોને બનાવી the world is the puzzle itself વિજ્ઞાન જીવી થયેલું આ જગત છે શું કહ્યું તાર ફોરીના સાહિત્ય પૂછ્યું તો ભગવાન નથી તમે ભગવાન ના હોય તો હું આનંદ વાળું કશું જ ના હોય આ ભગવાન ને લઈને આ બધું છે રૂપ બધું ભગવાન ને લીધે જ આ બધું છે બરાબર તમને કહે ક્યાં રહે છે તને શું લાગે છે ઉપર રહે ઉપર કોઈ બાપો રહેતો નથી ઉપર તો આકાશ છે કલ્પના નો ફોલ ફોલ કરજો બધે જ છે બધે વધતા ક્યાં કરીએ હું કઈ જતા માણસો છો ઘરા મગજથી તો વિચારો ઘર બધો છો ઠંડા શું અને જુદું રાખે ને રહોડામાં જુદું રાખે અહીંયા અકલ અકલ કરો કોથળો છે સમજે પડે તમે મારી વાત કઠણ પડે છે મારી કરી આવું એટલા માટે જલ્દી ગુલાબ થઈ જાય એટલા આપે મજી બધી વાતો વાતો નીકળી જાય છે નહીં ભરેલો માલ એટલે હાલ કઠણ તમે કહેતા હું બોલું બોલો સાચું તો વિજ્ઞાન થી શું થયું છે મેં ને કહું છું આ હું જે વાત કરું છું ને તે પૂર્વે સાંભળી નથી જાણી નથી વિચારી નથી અપૂર્વ વાચા શું છે અને જ્ઞાન તેનું તે છે પરંપરાનું જ્ઞાન પરંપરાનું છે તેનું છે પણ આ રીત જુદી છે શું જુદું છે રીત જુદી છે હા બે રીતો હોય આ દુનિયામાં એક પગથિયે પગથિયે જવાનું હોય સ્ટેપ બાય સ્ટેપ ક્રમે ક્રમે ક્રમે ક્રમે કાકા બરાબર બરાબર તમને સમજ પડ્યું ક્રમે ક્રમે એટલે ક્રમિક માર્ગ ક્રમિક માર્ગ એટલે ક્રમે ક્રમે એક પગથ જઈએ જેટલો પરિગ્રહ છોડ્યો એટલા પગથિયા ઊંચો કેટલા પરિગ્રહ છોડ્યો છો તમે કેટલો પ્રયત્ન કર્યો તમે આ બધું ક્રમે ક્રમે આગળ વધવા માં લગભગ ઘણા વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છે કેમ ઘણા વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છું ચડવાનું છે જેટલો પરિગ્રહ કેટલો ચડ્યો ત્યાં આટલો પરિગ્રહ છોડ્યો એટલો ઊંચે ગયો તમને કેમ લાગે પરિગ્રહ છોડવો પડશે નહીં પગથિયા તમને કેમ લાગે પરિગ્રહ છોડવો પડશે નહીં કાકા પૂછે છે કે આ પગથિયા જતા જતા પાછું નીચે પડી જવાય ખરું હા નીચે તે પાછું બહુ ઓળખડવા મળે ને તે કહે કોઈ ખરો મોક્ષ દાતા પુરુષ મળ્યો નથી કોણ નથી મળ્યું મોક્ષ દાતા મોક્ષ દાતા એટલે મોક્ષ નું દાન આપવા વાળા એવા કોઈ મળ્યા નથી તેથી આ ભટકે છે જયારે દાન આપવા વાળા મળશે ત્યારે ભટકંગરી બંધ થઈ જશે પછી પોતાના ધામ માં ધામ માં ભગવાન કોણ ના એટલે એવું છે બેન લોકો શું ખોળે છે જીવ માત્ર સુખ ને ખોળે છે શું ખોળે છે સુખ અને શાંતિ કોઈ જીવ કોઈ જીવ દુઃખ ખોળે છે ના તારે બધા સુખ ખોળે છે શું ખોળે છે મોક્ષે ખોળતા નથી દુઃખ ખોળે સુખ ખોળે છે સુખ સુખ હા દરેક જીવો કોઈને દુઃખ ગમતું નથી હવે મનુષ્યમાં આવ્યા સુખો તો મળે છે પણ આ સુખો કાલ્પનિક સુખો છે કેવા છે કલ્પિત છે કાલ્પનિક સુખો છે આ સાચો સુખ નથી અને પાછળ તે કાર્તિકે ચલાવી આખો દરજો હોય તો પણ આ તો પાછો અંતે દુઃખ વાળો હોય છે કડવું મીઠું દેવું હોય છે અંતે દુઃખ વાળો હોય છે પાછો એટલે મનુષ્યની શી ઈચ્છા છે જી માત્ર કે અમને સનાતન સુખ પ્રાપ્ત થાવ શું હોય સનાતન સનાતન સનાતન સુખ સાચું સુખ તો ને સનાતન સુખ ચાલે જે એમાં રહેતા હોય એ જ્ઞાની પુરુષ ની કૃપાથી પ્રાપ્ત થાય હવે સત્યાવીસ વર્ષથી મોક્ષ માં જઈએ છીએ સત્યાવીસ વર્ષ થયા દાદા ભગવાન હું થઈ બેઠો નથી દાદા ભગવાન પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે સમજ ને હું દાદા ભગવાન નમસ્કાર કરું આમ કહીશ કારણ મારી પૂર્ણ દશા થઈ નથી મારી ત્રણસો છપ્પન ઉપર દશા રહી છે જે રહી છે અને મહી દાદા પ્રમાણ થયા છે ત્રણસો સાત ડિગ્રી ના છે સમજ પડી ને એટલે મારે ચાર ડિગ્રી ફૂટે છે એટલે આવું હું દાદા ભગવાન નથી જય જય કારો આમ કરી બોલું પણ હું જ્ઞાની પુરુષ છું તે વર્ણિઓ ઓબ્ઝર્વેટરી છું આખા વર્ણના તમામ શાસ્ત્રોનો સહાર આપું અને ચાર વેદના અમે ઉપરી કહીએ ચાર વેદ ખરા તેના ઉપરી અમે વેદને આપણે પૂછીએ કે ભાઈ આત્મા ધીસ ઇઝ નોટ ડેડ શું કે વેદમાં આત્મા હોઈ શકે નહીં ક્યારેય પણ કેમ ના હોઈ શકે વેદ શબ્દો નો બનેલો છે શેનો બનેલો છે અને શબ્દો એ સ્થુલ છે અને સ્થુલમાં સૂક્ષ્મતમ વસ્તુ હોય તમે સમજો ને એટલે વેદ શું કે this not that this not તું આત્મા હોય તે આ ન હોય કે છે તો ક્યાં થાય કે આત્મા મળે ગોટું વેદના ઉપરી એવા જ્ઞાની પુરુષ પાસે જા કે તને આત્મા આ વ્યક્તિ છે ને સતત આત્મભાવમાં રહેતા એ મારા બનાવી હતા એમના સંપર્ક માં હું ઘણો વખત રહ્યો છતાં આ સ્થિતિ નહીં મળી મને એમ કે છે કે આ મારા બનેવી હતા અને સતત આત્મભાવમાં હતા એમના સંપર્કમાં આત્મભાવ એક યથાર્થ ફળ આપનારો અને કહેવાનો કેવું કલ્પના એવું હોય છે કે નહી આત્મા આત્મભાવ આત્મા એ જુદી જ વસ્તુ છે હા પણ જ્ઞાની પુરુષ હતા એટલા સંપર્કમાં ઘણો કે જ્ઞાની પુરુષ હોય શકે નહીં એ તો મોટી અજાયબી કહેવાય નારી નારી પુરુષ ના મદદ ત્યાં પણ બુદ્ધિ ના હોય આખાથી ખરા કે નહીં ના પણ બુદ્ધિ ના હોય જ્ઞાની પુરુષ એ બધા કેવા બુદ્ધિ વાળા જ્ઞાનીઓ કેવા અખો જ્ઞાની કરો કબીરો જ્ઞાની પણ બુદ્ધિ વાળા જ્ઞાનીઓ શું બુદ્ધિ વાળા જ્ઞાનીઓ બધા જોઈએ એટલે આપણે ઇન્ડિયામાં છે બધું જ્ઞાની બુદ્ધિ વગરનો જોઈએ શાંત પણ બુદ્ધિ ના હોય એવો જોઈએ તો ત્યાં આગળ બધું ઐશ્વર્ય હોય નહીં તો ઐશ્વર્ય ફૂલ ઐશ્વર્ય હોય તમને સમજાય છું જ્ઞાની નો શાંત પણ બુદ્ધિ ના હોય જોઈએ અને આ બધા જ્ઞાની ખરા પણ તે બધું ઐશ્વર્ય બધા બુદ્ધિ વાળા કેવું કેમ નહીં હોવી જોઈએ બુદ્ધિ કેમ ના હોય બુદ્ધિ હોય તો ગુસ્સો થઈ જાય પાછો બુદ્ધિ હોય તો જ્ઞાન ના હોય જ્ઞાન હોય તો બુદ્ધિ ના હોય શું કહ્યું અને જે બુદ્ધિજન્ય જ્ઞાન છે તે લિમિટેડ જ્ઞાન છે કેવું છે બુદ્ધિજન્ય જ્ઞાન એ લિમિટેડ જ્ઞાન છે સમજ સ્વભાવજન્ય જ્ઞાન તે અનલિમિટેડ છે સ્વભાવજન્ય રામતીર્થ વિવેકાનંદ બધા ખરા કરી એ બધું બુદ્ધિજન્ય જ્ઞાનીઓ બધા પણ રામ માર્ગ બે જણ પામેલા છે પામવાના છે જ્ઞાન થશે તો એ કોને કોને થશે રામકૃષ્ણ પરમહંસ એકલા ને અને બીજા છે તે રમણ મહર્ષિ ને બેને જ્ઞાન થાય બરાબર છે સિવાય જ્ઞાન થાય એવા પુરુષો નથી અને આ કબીરો અખો એ બધા સાચા પણ એ થોડો વખત પછી થશે તમે સમજો ને પણ સાચા છે આખો કબીરો નરસિંહ તમે સમજ ને એ બધા ભક્તો કેવાય શું કેવાય અને ભક્ત ભક્ત નું ઐશ્વર્ય કેટલું તકે ભગવાન જુદા અને પોતે જુદો અને જ્ઞાની નું ઐશ્વર્ય કેટલું હું શું કહ્યું અહંકાર વગર નું હું ગીતાએ તો ત્રણ માર્ગ બતાવ્યા આ વિધાઉટ ઇગોઇઝમ ઇઝ ગોડ ગીતાએ ભક્તિ માર્ગ બતાવ્યો છે શું કહે છે ગીતાએ ભક્તિ માર્ગ બતાવ્યો છે ગીતા ગીતામાં ગીતા એ તો ગીતા નો એવું છે ને ગીતાનો ઉદ્દેશ સર્વસામાન્ય છે બધા માટે છે એ કઈ એક જ અમુક પ્રકારના માણસો માટે નથી એ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ વાળાને અને કોલેજ વાળા બધાને માટે લખેલી છે ગીતા કોના માટે લખેલી છે ભક્તિ ભક્તિ ભક્તિ કઈથી કરી લાલ માણસ ભક્તિ ક્યાંથી કરી છે તમે ભક્તિ કરી નથી અત્યાર સુધી જ્ઞાન એટલો જ માર્ગ ઉપર કરી તમે આત્મભાવ ને પામવા માટે એટલો જ્ઞાન જ માર્ગ છે જ્ઞાન ભક્તિ ને યોગ ત્રણ માંથી ગમે આત્મભાવ પામવા માટે એટલો જ્ઞાન માર્ગ જ છે કે જ્ઞાન ભક્તિ ને યોગ ત્રણેય જરૂર કલ્પિત બધું ખોટું નથી જતું નકામો જતું ડિબેટ તૈયાર થાય કે તૈયાર થાય તૈયાર થાય પણ કલ્પનાની બહાર નીકળે ત્યારે વહન કેમ તમે બોલતા નથી બોલતા નથી બોલો કોઈ પણ વસ્તુ પૂછવાનો અધિકાર છે તમે આડું બોલો તો વાંધો નથી હા બિલકુલ આડું બોલશો તો વાંધો નથી કારણ કે આપણે થતું જાણવા માટે આડું બોલો છો ને તમે સમજો ને પણ જાણવા મારું જાણવું બહુ આ જગત જાણવા જેવું છે આ જાણ્યું છે ને એ જો જાણ્યાથી કઈ કઈ રોગ ખરો ઘટ્યો છે ઘરમાં મતભેદ પડતો નથી તારે શું જોવાનું વાળ્યું બૈરી જોડે મતભેદ પડે દુનિયાની જોડે શું ત્યારે મતભેદ ના પડે પડે એક માણસ જોડે મતભેદ પડે છે તો બાર દુનિયા જોડે તો તગી જ રીતે કહો એટલે કશું જાણવાનું એમ થા દાણા ફોફા માર્યા છે ઇગોઇઝમ કરી જાણ્યું આ જાણ્યું આપણે નથી જાણ્યું એટલે જાણવા આવ્યા છે એ તો હજી નવા છે યુવાન આપણે સમજમાં આવે ને મારી વાત સમજમાં આવે જો જાણ્યું તો આપણે જે દર્દ ઘટ્યું તો ઘરમાં કેવું હોય મતભેદ ના પડે ક્રોધમાન માયાનો વીકનેસ ઘટી ગઈ હોય ના ઘટી જાય તો કે છે આપણા શરીરમાં સાત ચક્ર છે તે સાતમો ચક્ર ખુલે ત્યારે તમે પર થાવ છો તે કલ્પના છે કે સાચું છે પ્રસાદ લઈ લો નથી બધા ચક્કર ભૂલી ગયા છે લોકોને જે કહેનારા ચક્કર ભૂલી ગયો જ્ઞાન માર્ગ માં બધું જ્યાં સુધી પ્રગટ પ્રગટ પુરુષ ભક્તિ ના થાય પ્રગટ પુરુષ ની કૃપા ઉતરે નહીં ત્યાં સુધી ફાંફા છે પ્રગટ પુરુષ એટલે જ્યાં ભગવાન પ્રગટ થઈ ગયેલા છે શું થયું કબીરો શું કે છે સબગટ મેરે સાયા ખાલી ઘટ ન કોઈ બલિહારી ઉસ થી જો ગટ પ્રગટ હોય શું એ તો ભક્ત ની વાત છે જ્ઞાની ની નથી ભક્ત ની વાત છે એ ભક્ત ની વાત છે જ્ઞાની ની વાત નથી ભક્ત એમ કે સમ્રાટ મેરે સાહિયા સબ ઘટ મેરે સાહિયા હે સબ ઘટ પ્રગટ તો વગર તો પણ સામાન્ય જીવોમાં તો જ્ઞાન કરતા વધારે જાય પ્રગટ મૂર્તિ લઈ મૂકો ને તો મૂર્તિ તમને શું ફળ આપે અમુક હદ સુધી લઈ જાય તમને દીવા કરી આલે ને એ કરી આલે તે કરી આલે કલ્પના નો જાણ કરી આલે હેલ્પ કરે છે બહુ બહુ હેલ્પ કરે પણ પ્રકાર અજવાળું ના થાય અજવાળું થાય તો કયું સારું કોને હિતકારી બધું થાય જેની કોરી સ્લેટ હોય તે કોરી સ્લેટ તમે સમજ્યા કોરી પાટી હોય ને એને પહોંચ્યું ના હોય અમે ને બોલ આ પ્રમાણે લખી દે એ ને ખાવું પડે નહીં તો પછી અમારે જ્ઞાન આપ્યા પછી ઉપર ફરી વાર ઉપર પડે તમે સમજ પડે છે ને એટલે ફરી આવડે ના આવે એટલે નિરંતર પૂછી લેજો હા ભગવાન નું તમને સમજાયું કે ભગવાન ક્રિએટર નથી ભગવાન નું એડ્રેસ આપવું address God is in every creature whether visible or invisible તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર વાંચે ના દેખાય ઉઠીને બધું જગત ક્રિએચર થી જ ભરેલું છે ત્યારે બી ભગવાન રહેલા ક્યાં રહેલા છે ક્યાં બોલતા નહીં તમે દરેક ક્રિએચર મારા દરેક જીવતા જીવતા દરેક જીવમાં દરેક જીવમાં